તે એક પછી તો આપણે જોયા કરીએ તે બધા જે વાંધો આવે ને તે પાછળ હા એટલે હું તો ચોપડી વધારે વધારે એક ઈદ હતી ને ત્યારે ડોળી કરી ખબર એટલી બધી કુતુહલ કુતુહલ નથી કે આ શું છે છે ને વાંદર ઘા કર્યો બોય વાંદર ઘા મારી નાખે ઘા થયો ને તો એક વાંદરો હતો ને તે સમજી ગયો કે મારી નાખ્યું તે વેલો વેલો તમે જોયા કરીએ કે આ જતો હશે અમને ખબર નહીં કશું હાથમાં લઈને આવ્યો બે પગ અને એક હાથે ચાલે અને એક હાથમાં પેલું પોદળો લાયેલો તે શરીર ખવડાવી દીધો પોદળો અને પાસે મોડે પૂજો કરી સાચી દીધો મઠાઈ દીધો Thank you. કઈ કઈ ઓછા ડાક્ટર પાસે જવાના હતા દવાઈ ના કરે બધી નાતો આપડે ફરી આવેલા આ બધી નાતો ફરી બધે તો થાક્યો નથી સંસાર થી થાક્યો સંસાર થાક લાગ્યો નથી ઘણા દિવસે બચ્યા બચ્યા બચ્યો ઘણા બચ્યા બચ્યા બચ્યો તો એ કેટલા મારે ને તેર કયા હતા નથી તેર મટકી તેર હા લોકો દેખા દેખી પોતાની શબ્દ છે ને પોતાની દેખા દેખી વાદરા ને આપણે કુતૂહલ નથી જોઈએ એને પ્રમાદ ગણાય ઉપયોગ પણ આ અમારે કુતૂહલ નથી થઈ જાય <laughs> થઈ જાય મને ખબર પડે ને કુતૂહલ થઈ જાય આ એક પ્રેક્ટિસ કરી મેં ગુરુકુળ વસ્તી આ એક પ્રેક્ટિસ કરી કુતરા ભાઈ આવ્યા ને તો કહું ક્યાં ના આવ્યા તો કેમને સારા સસરા શું કરે છે એને દાદુ સસરા બધું હોય મજા કઈ આવ્યા છે પોતાને થોડું મળતું આવશે નથી આવતું આવ્યું ના કહેવાય એકાદ બે શબ્દ મળતા હોય મળતું આવ્યું ના કહેવાય ના એમને મળતું આવ્યું ના કહેવાય આ કઈ આ કઈ આ એના બાવા સાથે સિદ્ધાંત સાથે મળતું કશું ના આવે સિદ્ધાંત સાથે મળતું કશું ના આવે એ બધો ઋષિ મોન્યાના અનુભવ છે બધા અનુભવ એમાં ખોટું નથી પણ એમના હવો જે અનુભવ છે તેના મોક્ષ માર્ગ બહુ કઠણ હતો બધા સીધા સારા જોઈએ વસ્તુઓ મળે જેટલો મોહ કરવો એટલો કોઈ વાંધો જ ના આવે મહેનતે બહુ પડતી હતી એમાં મહેનત બહુ પડતી હતી એમાં મહેનત પણ બહુ પડતી હતી લોકોને હા એટલે આમ સુભા ચૂપ કર્યા કરે આમ કેમ કરી સારું તે અને નહીં તો બીજી બાબતનું સુખ સંસારી બાબત કશું અડચણ જ નહીં ગાય ઉદય છોડી દે શું ચરિયા હજાય તેમ ગાય ચરવા ક્યાં મળી કરીએ પાદળા વલટતા મેં પણ દુઃખ આવે તારે માં કેળવાય પેલા કઈ સંસારી દુઃખ હતું નહીં એટલે કેળવાતા નતા કેમ છે ભાઈ કે ઉપનિષદ વિશેના વાંચો યોગેશ્વરજીમાં એવું કહે છે કે જપ તપ ધ્યાન આ બધી સમાધિ આ બધી ક્રિયાઓથી સમ્યક દર્શન થાય સમ્યક દર્શન થાય હમણાં યોગેશ્વર ના ઉપનિષદ માં એવું વાંચ્યું કે જપ તપ ધ્યાન સમાધિ એ બધું કર્યા પછી કે સમ્યક દર્શન થાય કે બીજો માર્ગ નતો ને એટલે એ માર્ગે ચાલ્યા ગયા એટલે આમ આમ ચાલો ને તો આ બધો જે સુખ છે ને સુખ જોઈએ જ સુખ પાર કોઈનું લઈ લેવું ના પડે પોતાનું પાર વગરનું સુખ હરેક વસ્તુ છૂટ પાર એને બીજું કોઈ જોઈએ નહીં આવશ્યક બહુ નહીં ને ગાય રાખે દૂધ મળે દહીં મળે ઘી મળે આ થોડુંક થોડી જમીન કરે તો આ થોડુંક કશું હે ઋષિ પત્ની હોય બધા બધા જોઈએ નહીં એમને તેને પણ બધા જોઈએ કપડા તો અમુક ભાવ તો છતાં કરતી ને એમની જરૂરતો બહુ ઓછી હતી એ ઓછું બધું જરૂરતો બહુ ઓછી એટલે દુઃખ નતું આ ભૌતિક દુઃખ નું દુઃખ નતું અત્યારે માણસ ભૌતિક નું દુઃખ છે એટલે કેળવાયા એટલે કેળવણી જ નહીં દાદા એ ઉત્તમ પ્રકારના વિચારકો હતા છતાં એ લોકો ઉત્તમ પ્રકારના વિચારકો હતા વિચારો ઉત્તમ પ્રકારના વિચારો એટલે શું સંસારમાં ઝીણા ઝીણી બાબત કઈ રીતે લોકોને સુખ અપાય એ રીતે હું દેવગતિમાં જઉં દેવગતિનો સુખો ભોગવાય એ બધા વિચારો હતા મોક્ષ ના વિચાર કોઈ દાડો આવે નહીં માણસ ને ક્યારે આવે સંસારમાં કોરિયા ચપતા હોય ને તારા મોક્ષ નો વિચાર પછી એમ થાય કે અમારી છૂટું તો સારું પછી એમ થાય કે અમારી છૂટું તો સારું એ તેદારા વિચાર નતો સત્યુગ નો એટલે કયું કયું બહુ ઉપકારી કહેવાય અને બહુ કેળવેલું હા એક ખોડ નો કંટ્રોલ એ લુગડા મળવાનું નથી અમારો વિચાર વિચાર વિચાર ને અણહક નું સી રીતે લઈ દઉં તે લઈ દઉં આવડે પુરાણોમાં દાદા એવું કહ્યું છે પુરાણો છે બધા પુરાણો એ પુરાણોમાં એમ કે છે કે ચાર યુગની અંદર કળિયુગ આમ બીજી બધી રીતે ખરાબ છે પણ એનું એક ક્વોલિફિકેશન છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એ મોક્ષ પ્રાપ્ત કરનારા માણસ પણ મળી આવશે અને સહજ રીતે બધું થશે આટલી જ આટલો જ ગુણ છે કળિયુગમાં પુરાણોમાં એવું કહ્યું છે ક્વોલિફિકેશન એ છે કે કળિયુગમાં માણસને મોક્ષ મેળવવો હોય મોક્ષ મેળવવો એ રીતનું સાધનો મળી રહેશે અને સહજ રીતે અને સહજ રીતે મળશે બેઠો પાકિસ્તાન સાહેબ ને કોઈ બહાર અક્કલ કરા નાખે ઘેર પાકિસ્તાન નો કે અક્કલ નથી બરકત નથી બહાર કોઈ કે નહીં એ વાત ગેર બેઠો એની ધરાવટ કોઈ થયેલી નહીં પેલા ઉદ્દળ થોડી જિગારી છે ને તો એના કરતા પહેલેથી જિગારી થઈ શું કહું નિવેડો આવે ને પારા આ રીતમાં ઘોડે ઘોડે ને રીતમાં પડીએ પહેલા મળી ના મળે બીજા આપી આપી મળે ગાડામાં જવાનું હોય તાકો મેં કીધું ભાઈ તો આડાથી મારી જ છે પછી આપણે બંધ કરી દઈએ યાર ના અહીંથી ડાકોર સુધી બોલવાનું નથી ને એવા ભાવમાં કેટલા વાર બાકી રહ્યા એટલે બહુ સારું એટલું બોલવાનું નહીં બંધ કરી દઈએ આટલા સારું કોણ ફરીથી થોડે આશે ફરીથી થોડી આવે આથી દુગીર ફરીથી હોય તો ઠીક છે પણ આપણે ફરીથી થોડી રહી ફરીથી અને હેરું છે બધું તે કચવાઈ જતા અઘરું છે આપણું વિજ્ઞાન તમને ચાલુ નહીં લાગતું તમારા ઘરમાં બધા ઓર્ડર ચાલો તો ઘણો કાળ રહી ગયો પણ નિવેડો આવ્યો નહીં કે પછી અમને વાક્ય લખ્યું કે જાણવા લગી આત્મા સત્વ ચીજો નથી ચાર ચાતના સર્વ સાધના શું કરે રસ્તો શું કરે જો ભાવ પહોંચાતા હતું ને રસ્તો શું કરે રસ્તા રસ્તા માર માર કરીએ એમાં શું દાડો રસ્તો સાધન છે નથી છવાણી જવાનું સાધન રસ્તો ખરો નહીં રસ્તામાં કકડાટ મળીએ રસ્તા જ લે રસ્તો શું કરે એક કલાક આનંદ રહેતો બધો ઓછી બધો હતો કાયમ નો આનંદ રહે આવા કામ નો આનંદ જ ના રહે આપણે શું કહે છે ગોદા તો મારવાના ગોદા મારે તો આનંદ રહે એનું નામ આનંદ કહેવાય લોકો શું કહેવા માંગે ગોદા બંધ કરીએ તો આપણને આનંદ થાય તમારા કવિમાં ગોદા બંધ થઈ થાય ગોદા વાળો જવાબ કવિ નો હા ના કહો તો મારે પેરો મારે પેરો રવાજ પાડીશ મારે નહીં તો ભરવાત મારે હવે મકાન ભરવાત હોય ને તે કહો તો મારે એટલે ગોદા તો વારવાર જ છે ગોદા મારે તોય ના છે વાંધો આવે એવું થઈ જવાનું હવે ગોદા મારે તોય વાંધો ના આવે હા એવું થઈ બધા કુતિસ્તા આવું કે એટલે મને લાગે રસ્તે રસ્તે તારે બરોબર આગળ પડ્યું બરોબર ક્યાં આ ડોક્ટર સીધા એવું આપણે દેખાવા આપણે ડોક્ટર સુધા છીએ ડોક્ટર નહીં આપણે આ રામદેવી સિવાય એવું આપણને દેખાવું જોઈએ એ આપણું જ્ઞાન સિવાય તો ખરા કરીબ ના સિવાય ગઈકાલે તો સવાર સત્સંગ પૂરો થવાનો ત્યારે આપણે કહ્યું હતું આપણે બધા ઉઠતા ત્યારે આપણે કહ્યું હતું એટલે ત્રણ ચાર બકરીઓ હોય તો પેલો એક બોકડો રંગેલો હોય તો કે પેલો બકરો હોય અને રંગેલો હોય તાજો માજો કરે બરાબર સારું ખાવાનું આપીને તાજો માજો કરે પછી કહે કે વળી નાખે કે હા તો કે સમજાવો કે એટલે કુદરત અત્યારે આ બોગડા તૈયાર કરી અને પછી રંગત અને એસી હજાર રૂપિયાની ગાડી લાખ સવા લાખ ની બે બે લાખ ની ગાડીઓ પણ બોકડા પેલા પછી એને એક ઊંઘવાના સ્વર્ગ જેવા તેમાં આ બીજી બકરીઓ ચીડાયા કરે આપણે રહ્યા છીએ જે પરિસ્થિતિમાં આપણે રહ્યા છીએ તેમાં આનંદ લેવો એનો ભાવાર્થ છે ને ના એ તો બધા કે છે ને એ બધા બાવા કે છે ને જે પરિસ્થિતિ રહે છે આનંદ લેવો તાર બાપથી ઘર આવી ગયા તો આનંદ ના લીધો એ પરિસ્થિતિ હતી તેમાં આનંદ ના લીધો અહીં પોતે પધાર્યા તને હવે પડી ને બધું નહીં આપણે કોકનું આવું બહુ જોઈએ ને આ સાથે બોકડા ને લગ્યો હોય તો આપડે ના સમજે બીજી બકરીઓ ચીરાયા કરે અને આવું મોટો રંગ છે ને અમને ખાવાનું હાર નહીં નાખતા એટલે હું આ તો વધારવાનો છે હવે બકરીઓ જીત ખબર હોય એ જ્યાં માણસ ખબર ના હોય ભગવાન તે કેવો આપણને કશું નહીં મને એટલે વધેર વાળા હોય એટલે બકરીઓ એ પલાપો નહીં કરવો જોઈએ અંદર અંદર બળવું ના જોઈએ બકરીઓ એ બકરીઓ એ શાંત રહેવું જોઈએ અને બળાપો નહીં કરવો જોઈએ હા પછી એવું આપણે સમજાવ કરીએ છીએ કે ભાઈ આમ સમજાવ ભાઈ અમે ચીડી શું ચીડાવ ત્રણ લાખ ગાડી ફરતો હોય આપણે ના બોકડો તૈયાર કરી રહ્યા બહુ બોકડા વધારે ગયા મેં જોયા એવા બોકડા જોયા ખરા મારી કોઈ આવે ને પાછા જોયા ખરા જ્ઞાન લીધા વગર બોકડા વધારે ગયેલા જોયા તમે સમજે ના પડી કહો અહીંયા આવો કોને બોકડા કહું છું બહુ શ્રીમંતો હોય બહુ સુખ સાયદી વાળા હોય હા પાંચ પાંચ લાખ ની ગાડીઓ ફરતું સારું છે લાલ કલર જેવા દેખાય તો તમારે એમ એમ લાગે કે હારી ભગવાન તો બધો અન્યાય જ છે નથી આ ન્યાય છે તમારે કલોલા થવું હોય તો થાવ પણ વધે રહેવું પડશે ના એવું અમારે વધે રહેવું નહીં દાદા તો આપણને એવું બધું સિમેન્ટ જોઈને કે હતું નથી એ બધી સિમેન્ટ એવું જોઈએ આપણને કે હતું નથી ના સમજ આ જ્ઞાન થયા આ તો વિજ્ઞાન જે કઈ દુઃખ આવે આ ચૂક આ ચૂક મોટા મોટું આવે મુક્તિ આપે મુક્તિ આપે અહીંથી જ મુક્તિ આપે જરાક વિદેહી કરતા ઊંચી દશા છે વિદેહી દશા હતું ને ત્યારે ગુરુ પાસે દોડધામ કરી જવું પડતું હતું જરા ભ્રમ પડે ને કે આ શું છે આપણે પાંચ આજ્ઞામાં બધું આવી અને ચેતવનારો ભાઈ પેલું તો એમને ચેતવવા જવું પડે ગુરુ ચેતતા આ ચેતવનારો તમારા ભાઈ છે ને તમારે ત્યાં ચેતવનારો ભાઈ છે મેં ખરો ને હા દાદા અમે આપણી પાસે આવેલા અને જ્ઞાન લીધેલું એ તો અમને કઈ ખબર જ નહીં બધા જણા કે આવેલા અડધા પાગલ જેવા એ કશું ખબર નથી કે જ્ઞાન અક્કલ ઓછી બરાબર શક્કર ઓછી બરાબર ઓછો થાય અક્કલ ઓછી એટલે બરાબર થોડો થાય અક્કલ વાળો વધારે અક્કલ પીએ ને બરાબર વધારે થઈ રહ્યો સિનેમાઓ દોડે બરાબર થયો સિનેમા દોડે એટલે તેથી બરાબર બટવાનો છે એ તો એનો ઉઘરાણી આવેલો પાછો કરીએ એના જેવું બરાબર તોડે નહીં તું સિનેમા જતો જ્ઞાન કહેવાય છે સર્વથા બાધારી કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે પણ સમાધાન આપે જ્ઞાન હાજર સમાધાન આપે Gracias. તમે બોકડા જોયેલા નહીં એવા ગરમ ગયેલા ઘરેલા હે આખું વાર ખૂબ ખવડાવે તાજો હૃષ્ટ પૃષ્ટ ભરાવે હૃષ્ટ મારા જેવા કોઈ પુરુષાય નથી આવી જાય તમારે મને ક્રોધ જરા વધારે હતો મને બહુ હતો ક્રોધ પેલા ખૂબ આવતો હતો ત્યારે ઓછો થઈ ભાવ ઘટાડી દો ને એનો ભાવ વધારે ભાવ વધારે બે રેવલ્યુશન કરી નાખો ઓછું ઉત્પાદન હોય ત્યારે શું કરે ચાલો તમે હા હજુ ચોકીમાં ખરાબ થઈ જાય પછી પૈસા તમે વેચાતો લેવા જતો નહીં મળે કે મળ્યા હોય ત્યાં જ આટલો બધો પ્રભાવ છે ને સૌજનભાઈ ભેગા થઈ ગયેલા બધા અમે કઈક વાળી પર ચાલો ગામનો લાભ થઈ ગયો એમ અથડામણ થાય ને એટલે થઈ જાય મારે કોપડી બે રૂપિયા ટિકિટ લાઈન થઈ જાય થાય અને આ બોલે અથડામણ બની જાય બધા શાસ્ત્રો ભગવાન ને દેખાડવા ફરજ શાસ્ત્રો ભગવાન ને દેખાડવા માટે લખાયેલા ભગવાન દેખાતો મોક્ષ થાય આપણો એટલે ભગવાન નું ધ્યાન કરવા માટે શાસ્ત્રો છે બધા આ દાદા ભગવાન એ મૂળ ભગવાન છે મૂળ આખા બ્રહ્માંડ નો ભગવાન છે ત્યારે હું નમસ્કાર કરું છું એટલે દાદા ભગવાન એ ધ્યેય અને તમે ધ્યાતા દાદા ભગવાન હસી જયકાર બોલો એટલે ધ્યાતા કહેવાય અને એ ધ્યેય કહેવાય એ એકાકાર થયો એટલે ધ્યાન ઉત્પન્ન થાય એ મોક્ષ નું મોક્ષ નું ધ્યાન ઉત્પન્ન થાય શું થાય દાદા ભગવાન તેના બોલીએ એટલે આ નવ કલમો તો ડાયા માણસ મોડે કરી નાખી છે મનમાં જ રાખવી જોઈએ હા ખેતર જતા જતા બોલતા દાદા તો મોક્ષ એવું કહ્યું ને આપણે હમણાં ભગવાન ના દર્શન થાય તો મોક્ષ થાય એવું કહ્યું ને હમણાં તો કૃષ્ણ ભગવાન ના દર્શન મુસ્કુંદ રાજા એ કર્યા હતા દ્વાપર યુગમાં મુસ્કુન રાજા ની કથા આવે છે ભાગવત એમાં એવું છે કે કૃષ્ણ ભગવાન એને દર્શન કર્યા એને સિદ્ધિ હતી એ કૃષ્ણ ભગવાન ની પાછળ મથુરામાં કાલિયવન પડ્યો તે કૃષ્ણ નાસ્તા નાસ્તા આવ્યા અહીંયા આગળ જુનાગઢ તે મુસ્કુન રાજા ત્યાં એ ગુફામાં સુઈ રહ્યો ત્યાં જઈને ઉભા અને એને પણ પોતાનું પિતાંબર ઓળાવી દીધું અને પેલો કાર્યવાન આવ્યો એ કે આ કાર્યો સુઈ ગયો છે એમ કરીને લાત મારી અને પેલો મુસ્કુન રાજા જાગી ગયો તો પેલો બળીને ભસ્મ થઈ ગયો અને ભગવાન છે તેને દર્શન થયા હવે એ એની સિદ્ધિ હતી તો ભગવાનને એને એની મદદ લેવી પડી પેલા બાળવા માટે કાળિયાવનને અને એના દર્શન થયા ભગવાનનો અને એને એ મુસ્કુલ રાજા એ જ નરસિંહ મહેતાનો અવતાર કળિયુગના એવું કહે છે આ શાસ્ત્રકારો અને તે રાજા હતો ને આ તો નરસિંહ મહેતા ને પાડતા હતા બધા ઘી લેવા ને તેલ લેવા ને ફળાવું ઢીકરું બધા કે પાછું ભક્તિ માં કરે છે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રૂપક જ છે કોઈ મૂર્તિ વસ્તુ કોઈ જનવેરો નથી કોઈ આ જેમ આ ગીતા માતા છે ને અત્યારે માતા ને અહીંયા આગળ મૂર્તિ કરી કરી છે કરી એટલે હજુ સો પછી શું લાગશે લોકોને કે ગીતા માતા હતા તેથી આપણું કલ્યાણ થઈ ગયું પણ ગીતા માતા બંધ થઈ ગઈ બંધ થઈ ગયું બંધ થઈ ગયું ગીતા વાંચવા ને તે માતા ના મૂકી હોત તો ગીતા વાંચતા એ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂર્તિઓ મૂકી લોકોએ કોઈ થયા નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ થયા નથી આ ચેતન નો સ્વભાવ છે એના જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એ બધા એના ગુણ ગુણ ગુણ છે બીજા ઘણા ગુણો છે પરમાનંદ બધા પણ એના અવસ્થાઓ છે ચેતની એ પ્રકાશની અવસ્થાઓ છે તે ઉત્પન્ન થઈ નાશ થઈ અને ધ્રુવતા છોડે નહીં પોતાની ધ્રુવતા છોડે નહીં ઉત્પન્ન વિના થયા ધ્રુવતા છોડે નહીં એટલે ઉત્પન્ન થવું તો આગળ છે તેને બ્રહ્મા મૂક્યા ધ્રુવતા વિષ્ણુ મૂક્યા અને આ મહેશ મૂક્યા એ મૂકેલો અને કઈ ગુણો નથી પછી છે તત્વરત્ન કમાવવું તત્વરત્ન કમાવવું રીત પાક પીત વાત એટલે બ્રહ્માનું પીત એટલે જયારે પિત્તની પ્રકૃતિ હોય ને ત્યાં સંસાર બાબુ રાખે નહીં એ ભગવાન તરફ કરે અને વાયાની પ્રકૃતિ હોય ને તે આખો દેહાય જ નીકળી તમે કહો કઠોક રાખી દે એને ઘેર કામ હોય ને ઓકરું કામ કરે કામ કર્યા કરે મશીન જ જોયેલું ને વાત એ વાત ને વાયર અને કપ પ્રકૃતિ તમારી આ શું ને ભલી વાત ના હોય તામસ ગુણો બરાબર એટલે પ્રકૃતિઓ પ્રકૃતિઓ સારી થાય એટલા માટે આ દેવો મૂક્યા દેવો અને સિંહની પત્ર બીલી પત્ર ચડાવો નામ ચડાવો એના કરતી પ્રકૃતિને ફેર પડી જાય છે લાભ થાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની મૂર્તિઓ કેમ બનાવી આ બનાવનારા કોણ હોય છે દલાલો મોટા એ લોકો ને લાભ પડવા માટે ગીતા માતા ગીતા માતા ને કરો એટલે પણ એથી આ પુસ્તક ઉડી જશે ગીતા ગીતા નામનું પુસ્તક મોટા મોટું સુંદર સુંદર પુસ્તક છે તે ઉડી માતા મૂકીને ત્યાં ફેર ફેર માતાઓ પણ મૂકી આલો સાહેબ એમના નામ કાઢવા એવો બ્રહ્મા વિષ્ણુ માહિતી નામ કાઢવા હારું મૂકેલા બધા મૂર્તિઓ બનાવી છે આ ગાયત્રી માં નામ કાઢવા હારું ગાયત્રી મંત્ર જ છે એને મૂર્તિ નામ ગાય તો તો હમણાં વાળા સુંદર ગયા હતા ને બધા બ્રાહ્મણ દાદાજી અમારું સત્ય આ ગાયત્રી માતાનું છે ત્યાં એનું એ કરવી છે વિધિ વિધિ કરવી સમજો ને આપણે મૂર્તિ સ્થાપના કરી પ્રતિષ્ઠા કરીને વિધિ કરી આપવાનું કે જવું પડ્યું મેળવવા માટે મૂર્તિની એકાગ્રતા કેળવવા માટે મૂર્તિની જરૂર છે એવું શાસ્ત્રો કે છે મૂર્તિ ની જરૂર છે મૂર્તિ વગર તો ચાલે નહીં પણ મૂર્તિ કોની રાખવાની ત્યાં પુસ્તક ની નહીં મૂર્તિ કરાવી બ્રહ્મા વિષ્ણુ ની મૂર્તિ નહીં કરવી કૃષ્ણ ભગવાન ની રામચંદ્રજી ની બીજા મહાવીર ની બધી મૂર્તિઓ કરો કે મૂર્તિ તો મોટા મોટું આપણું વિજ્ઞાન છે હિન્દુસ્તાન વિજ્ઞાન શું છે જ્યાં સુધી અમૃત નો દર્શન ના થાય તો સુધી મૂર્તિ રાખજે કે છે શું કે છે અમૃત નો દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિ નો અવલંબન રાખી તો તને સંસારમાં સુખ રહેશે શાંતિ રહેશે અને આગળ આગળ કઠિત રહેશે ન તો લટકી પડી રમી રમવા જતા એમની જગ્યાએ ઉધાર દારૂ દારૂ પીએ એટલે મૂર્તિ પાસે જાય સ્થિરતા રહે શાંતિ રહે અને આગળ વધ્યા કરે મૂર્તિની જરૂર છે અમૃત નો દર્શન ના થાય એમ કરતા કરતા કોઈ સ્વરૂપ નાની બની જાય એટલે ભાઈ અંદર અંદર અમૂર્ત આત્મા છે દર્શન કરાવડાવે સમજ ભાઈ ને મૂર્તિની બહુ જરૂર પણ આવી મૂર્તિઓની નહીં જરૂર હા હા ગીતા ગીતાની મૂર્તિ બનાવી તો ગીતા પુસ્તક વાંચવાનું મૂર્તિ દર્શન કરી આવ્યા એટલે થઈ ગયું ગાયત્રી મંત્ર બોલશે નહીં તો ગાયત્રી માતા દર્શન કરી આવશે અરે મંત્ર બોલવાનો હતો ગાયત્રી મંત્ર થી ફાયદો થાય ગાયત્રી મંત્ર થી ફાયદો થાય ગાયત્રી મંત્ર થી ફાયદો થાય એવું પૂછે છે એવું ના ફાયદો થાય એવું બોલાય ને આપડે કારણ કે કેટલાક પ્રકૃતિ ને પ્રકૃતિ ને આધીન છે આ બધું મંત્રો પ્રકૃતિ ને આધીન છે તેને આધીન પ્રકૃતિ ને આધીન હા એટલે એને કોઈને લાભ થાય એથી કે સંસારમાં શાંતિ રહે ને એટલે આપણે કોઈને ના ના કે ના થાય દરેક ની પ્રકૃતિ જુદી હોય બરાબર સૌથી આવે મારો આપડા સાઈડ મંત્ર બોલે ને એના જેવું કોઈ કોઈ બધું ભેગું ખરું ભગવાન પક્ષપાતી ના હોય આ બધા મંત્રો બધા પક્ષપાતી છે કેવા છે પક્ષપાતી અને ભગવાન ની સ્વચ્છતાથી તો ગાયત્રી નું કેટલાક ના હદે છે ને એને છે એમાં ખોટું કશું નથી સારી એમ જ કે છે કે ગાયત્રી ને મોગ મળે એ બધી એ બધી દુકાન ચલાવવા માટે દુકાન લાવી ચલાવવા તમારે તો દુકાન ચલાવનાર કોઈ આયા નથી ફૂલ નહીં લાવવાનું ભેટ નહીં લાવવાની એટલે ઇમ્પ્રેશન સારી પડી કે ભગવાન તો કશું લેતા જ નથી લેવાનું હોય અહીં કશું જોઈએ જ નહીં આપણે આપણે તે ખુશી થાય તો આપણે જેબડા એથી બચીએ પણ એ વરે વરે ખોટું લાગે એમને ખોટું લાગે અમારે એવું નહીં અમારું એ જે રીતે તમારું કામ થાય એ જોઈએ સ્વામી રામકૃષ્ણ પરમહંસ જયારે માતાજીની ભક્તિ કરવા જતા ત્યારે એ માં શ્વાસોશ્વાસ ચાલુ થાય પછી જ પૂજા અને આરતી બધું કરતા તે વાત સાચી છે કે પણ રૂપક કેવું કઈક છે એ પૂજા કરવા જાય તો મૂર્તિનો શ્વાસ ચાલુ થાય મૂર્તિના શ્વાસોશ્વાસ ચાલુ થાય પછી કરતા ત્યાં સુધી રાહ જુએ એવું કહેવાય છે તમને સાચું લાગે તો સાચું માનવું ના લાગે તો ના માનો એવું હરકું છે સાચું ના લાગતું તો વાંધો નથી લાગે તો એ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ કે સાહેબ અમારા ત્યાં મૂર્તિઓ શ્વાસો ભગવાન હોય તો ના મૂર્તિ કૃષ્ણ ભગવાન મૂર્તિ નો દેખાય ને આ તો લોકો એ બધું એવું છે ને ક્યાં હાથ બહુ પ્રજા ને લોકો ને આમ દોરે છે તેમ દોરે છે કારણ પડેલી હોય છે પૈસા જ પડે ડાકોર માં તો અમે શું બોલે તો આગળ બોલ ગોકુલ એક કૃષ્ણ બેઠા છે ને બીજો કોઈ નહિ એ જ મારી જૈનો ને જો જોઈતું એટલે હાથ મારી બહાર ખોરાક નહીં ચડે એટલે એક પંદર દિવસ પંદર એકર ઉપર જતા હતા ચાતાપુર જમીન ઉપર બધા બસમાં જતા હતા બસમાં બધા બેઠેલા સાદાપુર ની જોડે ગામ વાળા એ ગામ બધું ચોર ગામ આખું બધું આમથી ચોરી જાય દાડા કાઢે હલકા કોઈ જેવા અને આમ ફેંકા બેઠા બોરે બધા પછી એકદમ બેઠેલો નટુબેન ઓળખે કે નટુ કાકા કોણ છે તે રણછોડજી શીખે છે રણછોડ હું પુણેમાં ગયો છે એ જ રણછોડ છે તે ત્યાંથી અને અહીંથી ધ્યાન મળ્યું ધ્યાન મળ્યું મારી હું જોયા કઈ ધ્યાન મળ્યું તે સાદા કોઈ એને ગામ આગળ ઉતર્યો તો હજી એને ધ્યાન મળ્યું પછી ઉતરતી વખતે મેં કહ્યું તને કઈ લાભ થયો એમ તો દર્શન થયા કે મને હા પુણ્યમાં નહીં ભરી પડે કે મારે સાહેબ લોકો હવે શું કરીશ તું તારા ખેતરમાં ચા પીણી લાવજે કહ્યું અત્યારે જાતે જ લાવવાનું અને પાછળ જ લાવવાનું વધારે નહીં લાવવાનું એટલે ભલો આજે જાતે સિંગો સિંગો તે ગોળ જાડી ને દોણા મોટા થઈ ગયેલા ના હોય બહુ નાના ના હોય આટલી સિંગો લાવો અને એની જે કરી બનાવી તે કેવી પડે જાતે વીણી લાવે સિંગે સિંગે દાદા બોલે તે માણસ તે તારે ખાવાનું ઠેકવાનું હતું અત્યારે બગલા કરી દાદા દાદા બોલીએ બગલા થયા વાલ્મીકી થઈ ગયો વાલ્મીકી થઈ ગયો એ તો વાલ્મીકી થઈ ગયો વાલ્મીકી થઈ ગયો હા ખરો થઈ ગયો અહીં અહીં આવે સત્સંગમાં આવે તારીખ છ નવ ત્યાંથી બરોડા બપોરે સાડા ખાવા ઓછું થાય બીજું દાળ છે એ બધું જોઈએ નહીં શાક ભાત ચટણી બધી આ તો એકલા પૈસાની પાસે જ પડે સવારે છ નવ ત્યાંથી મહાત્મા પૂછ્યું બાબુભાઈ પટેલ ત્યાં સાંજે નિષ્પત્તિ એ હિંસા છે કે હા રાગ વગેરેની રાગ વિજયની અનુપત્તિ એ અહિંસા રાગ ના થાય હિંસા નથી હા રાગ ના થાય કોઈ વસ્તુ પર રાગ ના હોય હિંસા હિંસા નથી અને હિંસા રાગ થાય દેશી જબા કરે પણ રાગ ના હોય હિંસા હિંસા નથી હવે હિંસા રાગ એ કેમ ખબર પડે રેસ્ટી તબક્કા કે હોય ને આપડે તો જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે જ્ઞાની આપણે એ વાંધો જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે હિંસા માટે નહીં નિષ્કપટ ભાવે અહિંસા આચરવાનો એનો પ્રયત્ન હોય છે નિષ્કપટ ભાવે અહિંસા આચરવાનો એનો પ્રયત્ન હોય છે એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે તમે કહો સમજાવો હિંસક છે રમત રમત હિંસક કેવી રીતે હોય રમત હિંસક કેવી રીતે હોય પ્રમત એટલે જાગર અને પ્રમત એટલે જાગૃતિ રહેતી ના હોય અપ્રમત પ્રમત ને એટલે હિંસક કહેવું જાગૃતિ રહેતી હોય તો આ હિંસક કહેવું એ રાખે અપ્રમત્ય માટે આપે આપ તો વાણી ની અંદર એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું કે પેલો પૈસા ગણતો હોય તે વખતે બરોબર તેમાં અપ્રમત્ત છે પૈસા જયારે ગણતો હોય તે વખતે બધી જાગૃતિ એની ગણવાની બિલકુલ અપ્રમત્ત પૈસા જયારે હા તે વખતે જાગૃતિ એટલે એવી જાગૃતિ જેટલી જાગૃતિ આમાં કોઈ કોઈ જીવને હિંસા ના થાય કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય હિંસા એટલે ભરી જોઈએ તો હિંસા નહીં ગણાતી એને દુઃખ આપ્યું ના હોય હિંસા ગણાય એને દુઃખ આપ્યું તે પણ હિંસા કહેવાય કઈ અહંકાર કરશે અને મારે અહંકાર છે કે મારે અહંકાર મારી શકે જ ભગવાન કે તમે ખુલ્લું કરીએ તો આવતો બહુ વગાડે આવતો બહુ ભાઈ શકે જ નહીં સમજ નહીં એટલે ગમે ત્યાં પછી આવો વાંધો જ નહીં ગમે તે ખાઈ જાવ માણસ ખાઈ જાવ વાંધો જ નહીં આવતો બહુ બગાડે એટલે એક એક અવતાર તો મારી શકે જ નહીં એક અવતાર પૂરતું એક અવતાર બીજા અવતાર નથી ત્યાં ના પડે ધીરેજ કરીને છે રાગ વિગેરેની અનુત્પત્તિ અહિંસા છે અને એની હિંસા છે રાગ હિંસા પછી જય વિચાર પર બને છે અગ્નિ પત્ની બધું આમ કરવું કરવું બધું હિંસા હિંસામાં છે એટલે રાગ એટલે હિંસા છે અને રાગ નહી હોય તમે ગમે તે ખાતા હશો તો હિંસા હિંસા રાગ ક્યારે ના હોય કે જતું કઈ જુતા એ ના હોય તારે હું જતું કઈ એ જ રાગ પછી બીજું કર્મ જ્ઞાની કર્મ થઈ માટે પ્રયત્ન કરે છે હિંસા માટે નહીં કેમ કર્યું કર્મ થઈ થાય હિંસા માટે પ્રયત્ન હોય હિંસા માટે નહીં નિષ્કપટ તો અહિંસા કરવાનો એનો પ્રયત્ન હોય છે કપટ ભાવ કરાય છે કપટ એ જ હિંસા છે જાગૃત છે તે અહિંસક હોય અને જે જાગ્રત નથી આત્મા અહિંસા છે આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે સિદ્ધાંતનો આખરી ફેસલો છે જે અપ્રમત્ત છે તે અહિંસક છે જાગ્રત છે તે અહિંસક છે જાગ્રત આત્મા છે અહિંસક છે અને આ આત્મા અપ્રમત છે તો હિંસક છે આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે આ સિદ્ધાંત નો આખરી ફેસલો છે જે અપ્રમત્ત છે એ અહિંસક છે વસ્તુઓને લેવા મૂકવામાં મળમૂત્ર ત્યાગ કરવામાં બોલવા ચાલવા ફરવામાં તથા સુવામાં જે જે ધ્યાનવાન પુરુષ હંમેશા અપ્રમાદ સેવતો હોય તે ખરેખર જ અહિંસક છે વસ્તુઓને લેવા મૂકવામાં મળમૂત્ર ત્યાગ કરવામાં બોલવા એમાં નરે મંગોળા ફરતા હોય જાગૃતિ પૂર્વક કરતા જે થઈ ગયું એનો જાગૃતિ તમને ગુનેગાર લઈ ગઈ શું કહે છે તમારી જાગૃતિ પૂર્વક પછી જાગૃતિ પૂર્વક કર્યા પછી જે કઈ થાય તેના માટે પણ શું કરો છો અરે બતાવો આપણે શું જન્મ મેળે ઉભો થયો તો સર ઉભો આપણે નીચે જઈ ને નીચે બાબો ઉપર શું એને બાપે ડાક્યું હોય ઘણા વટે છે ગાડીમાં આપણે કાર ની અંદર ફરીએ છીએ તો પૈના નીચે ઘણા વટાઈ જાય છે કારમાં જતી વખતે પૈના નીચે ઘણા વટાઈ જાય છે કાર ગાડીમાં જઈએ છીએ ત્યારે મોટર કાર ની અંદર જયારે જઈએ છીએ ત્યારે નીચે પૈના નીચે આ આપણો આ સંપૂર્ણ જાગૃતિ પૂર્વક વ્યવસ્થા ના કહેવાય આપણું આ વિજ્ઞાન છે ને